સંસાર વૃક્ષ કવિરાજ શું ગાય છે આહા અક્રમ જ્ઞાન કદીના સૂણ્યું એણે ખોદ્યું ધોરી વૃક્ષ મૂળ્યું નવનીત આ સંસાર એ વૃક્ષ છે અનંતકાળથી આ વૃક્ષ સુકાતું નથી લોક પાંદડા કાપીને સૂકવવા માગે છે પણ પાંદડા ફરી ફૂટી નીકળે છે કેટલાક ધર્મવાળા કહે છે કે પાંદડા કાપી નાખીશું એટલે સંસાર વૃક્ષ સુકાઈ જશે પણ ફરી પાંદડા ફૂટે છે કેટલાક મોટી મોટી ડાળીઓ કાપી નાખો તો વૃક્ષ સુકાઈ જશે એમ કહે છે પણ તોય એ વૃક્ષ સુકાતું નથી ડાળા ફરી ઉગી નીકળે છે કેટલાક થડને કાપી નાખવાનું કહે છે તોય પાછું ઉગે છે કેટલાક એથી આગળ જઈને મૂળિયાં કાપી નાખવાનું કહે છે પણ તોય ફરી વૃક્ષ ઉગે છે સંસારરૂપી વૃક્ષને નિર્મૂળ કરવાનો આ ખરો ઉપાય ન હોય આ સંસાર વૃક્ષ શાનાથી ઊભું છે આ વૃક્ષને મૂળિયાં તો બધા બહુ હોય તે જમીનમાં બધા મૂળિયા તો ઝાડને પકડવા માટે હોય છે અને એક મૂળિયું એવું હોય છે કે જે ખોરાક પાણી લેવા માટે હોય છે તેને ધોરી મૂળ્યું કહે છે જ્ઞાની પુરુષ એકલા જ સંસાર વૃક્ષનું ધોરી મૂળ્યું જાણે અને તે એમાંથી ડગળી કાઢીને તેનામાં દવા નાખી દે જ્ઞાની પુરુષ બસ આટલું જ કરે બીજું કશું ના કરે પાંદડાને ડાળને થડને કે બીજા કોઈ મૂળિયાને હાથ ના અડાડે એક ધોરી મૂળિયામાં દવા દાબી દે તેનાથી સંસાર વૃક્ષ ધીમે ધીમે એની મેળે જ સુકાઈ જાય પછી ફરીથી નવું પાંદડું ના ફૂટે સંસાર એકદમ ઉદ્ધતાઈથી વાપરવાનો નથી પણ એની ખાતાવહી કરવાની છે કયા કયા ખાતામાં ખોટ છે કયા કયા ખાતામાં સંસાર સુખ છે એ પણ ખોડી કાઢવું પડે ને વેપારમાં ખાતાવહી રાખે પણ સંસારમાં ખાતાવહી નથી રાખતા